એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આણંદમાં બેઠા બેઠા ભક્તિ અને એનો ભાઈ મિત્રા જ વાર્તા સાંભળે છે વાહ ભાઈ વાહ સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે હું તમને એક ગધેડાની વાર્તા કહેવાનો છું હો ભાઈ હા વાર્તાનું નામ છે કામચોર ગધેડો સાંભળજો એક હતો ગધેડો હા ચી ચી એવું બોલે તો આ ગધેડો એક મીઠાના વેપારીને ત્યાં કામ કરતો હતો મીઠાનો વેપાર કરતા હોય ને હા એ વેપારીને ત્યાં કામ કરતો હતો ગધેડો વેપારી તો રોજ તેની પીઠ ઉપર મીઠું ભરી કોથળામાં મીઠું ભરે અને એ કોથળો ગધેડાની પીઠ ઉપર મૂકે અને એમ કોથળો પીઠ ઉપર મૂકી અને શહેરમાં વેચવા જતો રસ્તામાં એક નદી આવતી હતી ઓ ભાઈ એક દિવસ નદીમાં ચાલતા ચાલતા ગધેડાને ઠેસ વાગી અને તો બેસી પડ્યો આને લીધે એની પીઠ ઉપર જે મીઠાનો કોથળો હતો ને એ પાણીમાં ઓગળવા લાગ્યો કોથળામાંથી મીઠું બધું પાણીમાં ઓગળવા લાગ્યું ગધેડો જેમ તેમ કરીને ઊભો થયો ત્યાં સુધીમાં તો ઘણું બધું મીઠું ઓગળી ગયું હતું હો ભાઈ આને કારણે ગધેડાનો બોજ સાવ હલકો થઈ ગયો ગધેડાની પીઠ ઉપરથી ભાર તો જતો રહ્યો અને ગધેડાને તો મજા પડી ગઈ બોલો લ્યો હવે એ રોજ નદી આવે એટલે પાણીમાં બેસી પડે ચાઈને હો જાણી જોઈને બેસી પડે મીઠાના વેપારીને આને કારણે રોજ નુકસાન થતું બિચારાને હો વેપારીને થયું આ કામચોર ગધેડાને પાઠ ભણાવવા પડશે ભાઈ એટલે એક દિવસ વેપારીએ પેલા કોથળામાં મીઠાને બદલે રેતી ભરી <laughs> રેતી નદી આવી એટલે ગધેડો રોજની જેમ પાણીમાં બેસી ગયો પણ જ્યારે તે ઊભો થયો ત્યારે તેનો ભાર ઘટવાને બદલે વધી ગયો હો ભાઈ એ ભારે બોજને લીધે ગધેડો ચાલી પણ ન શક્યો આહા વેપારીએ એને ખૂબ લાકડી મારી અને છેક સુધી ચલાવ્યો પછી તો અને ભાઈ ગધેડાના તો ઘાણ નીકળી ગયા રેતીને કારણે આ રેતીમાં તો વજન હોય ને આ તો ગધેડાની કામચોરી એને ભારે પડી ભાઈ <laughs> તો મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો